આત્મભાન તે બિંદુ સંયુક્તમ હિન્દુઓને જ્યારે તકલીફ પડે છે ત્યારે જાત જાતની બાધા આખડી રાખે છે તે સારું છે જેને આ વાતમાં શ્રદ્ધા છે તેને માટે વાત સારી છે ન માને તેને મારી ઠોકીને બેસાડી ના શકાય પૂર્વનું નિમિત્ત પૂર્વના કનેક્શન્સ હોય તો નિમિત્તથી કામ થઈ જાય માટે માનતા રાખનારની નિંદા ના કરવી કવિરાજે ગાયું છે બિંદુ સંયુક્તમ ઓમકારનું લક્ષ્ય પ્રત્યક્ષ કલ્પવૃક્ષ મોક્ષાર્થી આતમ નવનીત કલ્પવૃક્ષ ક્યારે કહેવાય કલ્પવૃક્ષ એટલે મોક્ષે જવાનું થયું ત્યારે બિંદુ સંયુક્તમ ઓમકારનું લક્ષ્ય થાય શુદ્ધાત્માનું લક્ષ્ય બેસે ત્યારે મોક્ષે જવાની તૈયારી થઈ આ લોકો કહે છે કે કપાળે બિંદુનું ધ્યાન કરીએ છીએ એથી તો એકાગ્રતા વધે પણ ઓમ શું છે એ જાણે નહીં ત્યાં સુધી કશું વળે નહીં આ તો પ્રત્યક્ષ ઓમ જોઈએ જ્ઞાની પુરુષ જોઈએ પાછું ઓમ એકલાથી કામ વળે નહીં પણ બિંદુ સંયુક્તમ જોઈએ એટલે કે હું શુદ્ધાત્મા છું નું જ્ઞાન મળી જાય લક્ષ્ય બેસી જાય તો ઓમકાર બિંદુ સંયુક્તમ કહેવાય ત્યારે મોક્ષ થાય ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિન મોક્ષે જનારા યોગીઓ હતા એ નિત્ય ધ્યાન કરતા અને પહેલાના કાળમાં ક્રમિક માર્ગમાં એ હતું હવે આ કાળમાં અક્રમ માર્ગમાં ઓમકાર બિંદુ સંયુક્તમનું ધ્યાન અહીં શરૂ થયું છે વેદાંતે જીવ ઈશ્વર અને પરમેશ્વર એમ ત્રણ ભાગ પાડ્યા ઈશ્વરની શક્તિ કેવી અડધા પરમાત્મા જેવી શક્તિ છે મનુષ્યમાં આવ્યો એટલે ઈશ્વર જેવો થયો કહેવાય આ મનુષ્યપણું એ તો ઐશ્વર્ય કહેવાય ત્યાં તો બધા જ ગાયો ભેંસો પોતાને માટે દૂધ આપે આંબો ફળ આપે ને ત્યાંય જો ઐશ્વર્યપણું ખોઈ બેસે તો એ માણસ કેવો મનુષ્યપણામાં તો પોતે પરમેશ્વર થવાનું છે પરમાત્મા થવાનું છે ત્યાં આ લોકો પાશવતાના ને આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન કરે અહીં તો મોક્ષનો માર્ગ ખોળવાનો હોય ત્યાં સંસાર રોગ વધાર્યા કરે છે અને જાણ્યાનો કેફ લઈને ફરે છે જાણ્યું તો સંસાર રોગ ઘટે પ્રકાશ થાય ને ઠોકર ના વાગે જો જાણ્યું ના હોય તો પછી શાનો કેફ લઈને ફરે છે